એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વાર્તા સાંભળવા માટે મોરીશભાઈ આવ્યા છે આવો આવો મોરીશભાઈ સાંભળો સાંભળો આવો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો આ વાર્તા આમ દડતા દડતા સાંભળવાની છે આ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ચાંદો સૂરજ રમતા હતા <laughs> એટલે ભાઈ રમતા રમતા સાંભળવાની હો સાંભળો ત્યારે ચાંદો સૂરજ રમતા હતા રમતા રમતા કોડી જડી કોડી ના મેં ચીબડા લીધા ચીબડે મને બી દીધા બી મેં વાડે નાખ્યા વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને નાખ્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું દૂધ મેં મોરને પાયું મોરે મને પીંછું આપ્યું પીંછું મેં પાછાને આપ્યું પાછાએ મને ઘોડો આપ્યો ઘોડો મેં બાવળીએ બાંધો બાવળીએ મને શૂળ આપી સૂળ મેં ટીંબે ખોસી ટીંબે મને માટી આપી માટી મેં કુંભારને આપી કુંભારે મને ઘડો આપ્યો ઘડો મેં કૂવાને આપ્યો કૂવાએ મને પાણી આપ્યું પાણી મેં ઝાડને પાયું ઝાડે મને ફૂલ આપ્યા ફૂલ મેં મહાદેવને ચડાવ્યા મહાદેવે મને ભાઈ આપ્યો ભાઈ મેં ભોજાઈને આપ્યો ભોજાઈએ મને ટકો આપ્યો ટકાના મેં ચણા લીધા ચણા ચણા ખાઈ ગયો અને પછી તો ભાઈ ભોતરા મેં ગાંચીને આપ્યા ગાંચીએ મને તેલ આપ્યું તેલ મેં માથે નાખ્યું માથે મને જુ આપી <laughs> ઝૂમે તળાવમાં નાખી તળાવે મને પાણી આપ્યું પાણી મેં આંબે રેડું આંબે મને કેરી આપી કેરી કેરી ખાઈ ગયો ગોટલો એ સામે પડ્યો ગોટલો એ સામે પડ્યો તો ભાઈ આ છોકરાને ચાંદો સૂરજ રમતા રમતા કોડી ચડી અને એમાંથી એણે આંબાનું ઝાડ વાયું કેરી કાધી ને ગોટલો ફેંકી દીધો <laughs> તો ભાઈ મોરીશભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આ વાર્તા તમારા ભાઈબંધ ને બેનપણીઓને સંભળાવજો એમને કહેજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો